તને ઓળખાણ પાડીશ તને આજે એટલે બધું સોલ્યુશન આવી જાય આ તો બધું તોણ ખાલી પણ છતાં બાળ મંદિરમાં રહેવું પડે કંઈક આવું કરીએ તો શું થાય આવતા ભાવ નો તો આવવાનો જ પણ આવું કર્યું હોય તો જાનવરમાં પણ સુખી ઘેર જાય શું કહ્યું સર કહ્યું ને એટલે સારું ખાવા પીવાનું મળે જાનવર તો થવાનું જ આવું લંડન માં કૂતરા જગ્યા મળે સારું ખાવા પીવા મળે એવું એવું એવું હાથમાં લઈ જઈને ખરો છે ને જગત સમજવા આપણે લાસ્ટમાં છે ને But in this life, do we still have to continue the way marriage after marriage children એ બધું uh, do we still have to continue this After- to reach that final stage આ જ્ઞાન લીધા પછી કે what do you- what is your question let let me qualify the question no generally in life આવું કરવું જ જોઈએ is it necessary like supposing like right now I know okay I'm going to I have to go to a final stage right final stage of what of purity or Mhm. no none but no materialistic right and right everything. right તો પછી So while I'm in this material world, do I still have to get married and have children and life. દાદા આપણે આપણે પ્યોર થવું હોય અને તો સાથે આપણે આ લગ્ન કરવાનું છોકરા કરવાના સંસારમાં રહેવાનું એ કરવાનું ખરું